એકાવન આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો અત્યારે એકદમ ધીરો આવે છે ઠીક છે મારો તો વારો નથી આજે જેમનો હોય તે વિદ્યાપીઠ થી છે હા હા હવે નવમો શ્લોક વિચ્છેલું ફળ પુરુષાર્થ છે તે પ્રાપ્ત કરનાર ધર્મ કેમ ન ગણાય એવી શંકા થાય તેથી નીચેનો શ્લોક કહે છે એટલે વેદિક પ્રયોજનને લક્ષ્ય રાખીને કરવામાં આવેલો અર્થ ધર્મ છે એમ કહેલો હોવાથી ઈચ્છેલું ફળ આપનાર ધર્મ કેમ ન ગણાય એવો અર્થ છે એટલે વેદના પ્રયોજનને લક્ષ્યમાં રાખીને જો અર્થ કર્યો કે ધર્મ છે તો પછી ઈચ્છેલું ફળ પુરુષાર્થ પાત્ર કરાવે ધર્મ કેમ ના ગણાય એવી શંકા છે એનો જવાબ ધર્મશ્ય પાછળનો સંદર્ભ સ્પષ્ટ કરો એટલે આગળ જે કહેવામાં આવ્યું કે ધર્મમાં પુત્ર વગેરેની ઈચ્છાથી કરવામાં આવેલો ધર્મ છે કે એ અવિદ્યાના દુઃખરૂપ છે કે જે બીજ જન્મમાં જે ચિત્તની શુદ્ધિ માટે આવે શુદ્ધિ માટે કરવામાં આવે એ જ ધર્મ છે તો આમાં એમ કહે છે કે કોઈ ફળ ફળ આપતો હોય પુરુષાર્થ ઈચ્છેલું ફળ તે ધર્મ કેમ ના ગણાય કામના સહિતનું ફળ હોય તો ધર્મ કેમ ના ગણાય તો એની શંકાનો એ જવાબ આપે ધર્મસ્ય જ્ઞાપ વર્ગસ્ય નાર્થોર્થાયોપકલ્પતે कामो लाभाय हि श्रुत कामस्य नैन्द्रिय प्रीतिलाभो जीवेत यावता जीवश्च तत्व जिज्ञासा નાર્થો યશ્ય કર્મમિતિ મોક્ષ સુધી કરતા ધર્મનું પ્રયોજન અર્થ પ્રાપ્તિ વિચારાતું નથી એટલે મોક્ષ મોક્ષ સુધી જે ધર્મ કરવામાં આવે છે એનું પ્રયોજન અર્થ પ્રાપ્તિ અર્થની પ્રાપ્તિ નથી ધર્મ જેનું એક કાર્ય છે તેના લાભ માટે તરીકે વિચારેલો નથી કામ ધર્મ જેનું એક કાર્ય છે તેના લાભ માટે તરીકે વિચારેલો નથી એટલે કામમાં ધર્મનું એક કાર્ય છે તો તેના લાભ કામના લાભ માટે વિચારેલો નથી કામનો લાભ ઇન્દ્રિયોની પ્રીતિ નથી પણ જેટલાથી જીવાય તે લાભ છે એટલે કામનો લાભ શું છે તે ઇન્દ્રિયોની પ્રીતિ છે કામનો લાભ નથી પણ મનુષ્યને જીવન માટે જેટલાથી જીવાય એટલો કામનો જરૂરી છે એટલો લાભ છે અને જીવનનો લાભ તત્વોનું શોધન છે અને કર્મથી જે પ્રાપ્ત થાય તે અર્થ નથી એટલે મનુષ્યના જીવનનો લાભ છે તો તત્વ શું છે એનું શોધન કરવાનું છે આ અર્થ કે કામ કે એ બધા કર્મથી જે પ્રાપ્ત થાય છે એ અર્થ નથી અર્થ કહેવાનું હોય તેમાં ધનમાં વસ્તુમાં પ્રયોજનમાં અને દૂર કરવામાં યોજાય છે એ કોષ પ્રમાણે અર્થ શબ્દના પાંચ અર્થ છે એટલે અર્થ શબ્દના પાંચ અર્થ કીધા છે કે ધનમાં વસ્તુમાં પ્રયોજનમાં દૂર કરવા વગેરેમાં જે યોજાય છે એમાં પાંચ અર્થ છે આ શબ્દોનું પ્રકરણ ન હોવાથી તે પૈકીનો કહેવાનું હોય તે અર્થ નથી એટલે આ શબ્દનું પ્રકરણ નથી તેથી તે કહેવાનો અર્થ નથી એટલે શબ્દનું પ્રકરણ શું છે આગળ સમજાવે છે તેથી પહેલાં કોઈ શબ્દ જોડેલ નહીં હોવાથી તેનો અર્થ દૂર કરવાનું પણ નથી એટલે દૂર કરવાનો એ શબ્દનો અર્થ હોય ત્યારે જેને કરવાનું હોય તે અર્થ શબ્દ પહેલાં મુકાય જેમ કે મસક આવ્યો ધુમાડ એટલે મચ્છરને દૂર કરવા કરેલો ધુમાડો અહીં તેવો શબ્દ ન હોવાથી આ અર્થ અર્થ શબ્દનો નથી એટલે આગળ જે કીધું કે શબ્દનું પ્રકરણ ન હોવાથી તે પૈકીનો કહેવાય તે અર્થ નથી એટલે એમાં કોઈ પહેલા કોઈ શબ્દ જોડેલો હોય નહીં ના હોય તો એ અર્થ દૂર કરવાનો પણ થતો નથી તેથી ધન વસ્તુ અને પ્રયોજન બાકી રહે એટલે બાકી શું રહે કે ધન વસ્તુ અને પ્રયોજન બાકી રહે તે પૈકી ધન પશુઓ પુત્રો વગેરે ધનરૂપ છે એટલે ધનમાં કીધું કે ધન પશુઓ પુત્રો વગેરે તો ધનરૂપ એટલે અર્થરૂપ છે તેઓ ધર્મના કાર્ય નથી એટલે એનાથી એ ધર્મના કાર્ય માટે સિદ્ધ થતા નથી કારણ કે ધર્મ પ્રેરણા કરવાના લક્ષણ વાળો છે કારણ કે ધર્મથી આપણને કોઈ પ્રેરણા થાય છે એને એ પ્રેરણા કરવાના લક્ષણ વાળો છે તે ધન વગેરે લૌકિક હોવાથી વેદની આજ્ઞાનો તેમને સ્પર્શ સંબંધ ન હોવાથી તે ધર્મ નથી અને આ ધન વગેરે જે અર્થ છે એ બધા તો લૌકિક છે એટલે એમાં વેદની આજ્ઞાનો તેને સ્પર્શ સંબંધ જ ન હોવાથી તે ધર્મ નથી પ્રેમ ન હોય કે ધર્મ હોય તો ઓસડ પીવું વગેરે પણ ધર્મ ગણાય એટલે શાસ્ત્રોના વાક્યોમાં જુદા જુદા ફલને લક્ષમાં રાખી જુદા જુદા યજ્ઞો કરવાનું કહેલ છે તેથી ધન વગેરે પ્રાપ્ત કરવાના વાક્યોને વેદની આજ્ઞાનો સંબંધ કેમ ન ગણાય એવો પ્રશ્ન છે તેથી આ કહે છે જો લૌકિક ફલ માટે પણ વેદની આજ્ઞા હોવાનું માનો તો ઓસડ પીવું પણ એ લૌકિક ફલ ગણાય છે તે એ બી ધર્મ ગણાવજો તેવી રીતે ધન વિગેરે સ્વીકારોમાં પ્રાપ્ત કરવામાં અદ્રષ્ટનો અંશ તો નથી એટલે ધન વગેરે પ્રાપ્ત સ્વીકારવામાં કે પ્રાપ્ત કરવામાં આવે છે એમાં કોઈ અદ્રષ્ટ બંધાતું નથી એટલે એનો અર્થ કે જે તે ક્રિયાઓથી અદ્રષ્ટ ઉત્પન્ન થતો હોવાથી તે કેમ ધર્મ ન ગણાય એવો પ્રશ્ન થાય તેથી આ કહે છે આરોગ્ય ધન વગેરે જણાય તેવા ફલનો લાભ થતો હોવાથી ન જણાય તેવું અદ્રષ્ટની કલ્પા કલ્પના કરવી જરૂરી નથી એટલે આરોગ્ય ધન વગેરે જણાય છે તેમાં ફલનો લાભ થાય છે એટલે ફલનો લાભ થાય એટલે અદ્રષ્ટ બનાવ્યા પછી જે ફળ મળતું હોય એની કલ્પના કરવી પણ જરૂરી નથી તેથી અદ્રષ્ટ ઉત્પન્ન થતું નથી ફરી અંશ તો નથી વરી આ વાસ્તવિક રીતે અંતઃકરણનો નાશ કરવાનાર હોવાથી અનર્થો છે એટલે આ બધા આપણા જે તત્વનું આગળ જે કીધું એટલે અંતઃકરણથી આપણે જે શોધવાનું છે એનો નાશ કરવાવાળા છે તેથી આ બધા અનર્થો છે યજ્ઞ કર્યા પછી કેટલાક કાલે ફલ ઉત્પન્ન થતું હોવાથી તે ક્રિયાથી વચલા સમયમાં અદ્રષ્ટ ઉત્પન્ન થયાનું અવશ્ય માનવું જોઈએ તેમ ન માને તો ક્રિયા તરીકે તરત જ ફલ થવું જોઈએ અથવા ન થવું જોઈએ તરત થતું ન હોવાથી પ્રત્યક્ષથી જણાય છે અને ન થતું હોય તો વેદ ખોટો કરે તેથી અદ્રષ્ટ થાય છે જ તેથી તે ધર્મ કેમ નહીં એવો પ્રશ્ન થાય તેથી આ કહે છે અને તેથી જેમ સ્પેન વગેરે ધર્મો નથી તેમ ધન અર્થ પશુપુત્ર વગેરે પ્રાપ્ત કરાવનારા સાધનો પણ ધર્મ નથી એટલે સ્પેનનો અર્થ આપે છે કોઈને મારી નાખવા વગેરે માટે સ્પેન બાજનો યજ્ઞ કરે તો કોઈને મારી નાખવા માટે જો યજ્ઞ કરવામાં આવે તો એ ધર્મ નથી એવી જ રીતે ધન અર્થ પશુ પુત્ર વગેરે પણ જે છે પ્રાપ્ત કરવાના સાધનો એ પણ ધર્મ નથી વરી જે ધર્મો છે તે ધન વગેરે પ્રાપ્ત કરાવનારા નથી એવો અર્થ છે એટલે જે શાસ્ત્રમાં ધર્મ કીધા છે એ ધન વગેરે પ્રાપ્ત કરાવનાર નથી એવા અર્થ છે અહીં સુધીના ભાગથી ધનરૂપ અર્થ ધર્મનું કાર્ય નથી એમ સિદ્ધ થયું એટલે ધર્મ ધર્મથી અર્થ સિદ્ધ નથી થતો એ આ બધા વિવેચનથી સિદ્ધ કર્યું અને તેવી રીતે પરમાર્થ વસ્તુરૂપ નથી અને પ્રયોજનરૂપ નથી આ એટલે આ હલકી ક્રિયાઓ હોવાથી રૂપ વસ્તુ નથી એટલે ત્રીજો અર્થ ઘટતો નથી અને પ્રકર તેને લીચ્યતે એટલે ઉત્તમ પ્રકારે ઉપયોગમાં લેવાય તે અથવા લીચ્યતેને આ જે નાથી ઉપયોગ થાય તે પ્રયોજન આવી ક્રિયાઓમાં તે બેમાંનું એક સ્વરૂપ નહીં હોવાથી તે પ્રયોજન પણ નથી એટલે આજે ચાર વસ્તુ કીધી કે વસ્તુમાં ધનમાં પ્રયોજનમાં એનું ડિસ્ક્રિપ્શન કરીને કીધું કે આ વસ્તુ બી નથી ને આ પ્રયોજન પણ નથી વરી તે અમુક પ્રકારનો ધર્મ ભલે હોય જેનો અર્થ પુરુષાર્થ બંધ થયેલો છે એટલે કામ્ય કર્મ વેદમાં કહેલ છે તે ધર્મ ન ગણાય તેથી અને તેથી સર્વવેદ ધર્મનું મૂળ છે વાક્યમાંના સર્વપદનો વિરોધ થાય એની શંકા થાય તેથી તેને ગૌણ ધર્મ સ્વીકારી આ કહે છે તેથી એવી વ્યવસ્થા થઈ છે કે લૌકિક પલ્લી આસક્તિથી વેદ તેવું ફલ આપતા હોવાનો નિશ્ચય કરી કામ્ય કર્મો કરે તો તે શેન વગેરે પેઠે અનર્થરૂપ હોય ધર્મ નથી અને જો ભગવાનની કૃપા વગેરેને લીધે તે ઓસઠની પેઠે રૂપે તેવા અને ઘણા બહિર્મુખ કરાવનારા જાણી લોક સંગ્રહ માટે કરે તો તે ગૌણ ધર્મ ગણાય તેથી બંધન પકાવે પુત્ર વગેરે ધર્મના ફળ નથી એ રીતે ધર્મ અર્થ પ્રાપ્ત કરાવનાર ન હોવાનું સિદ્ધ થયું એટલે આ બધાથી તમારી લૌકિક કામનાઓ સિદ્ધ થાય છે પણ જે આગળ કીધું કે અંતઃકરણનો જે તત્વ શોધવાનો છે એ વસ્તુ સિદ્ધ થતી નથી એટલે આ ધર્મ તરીકે ગણાય નહીં એવું કહેવા માંગે છે તેઓ મોક્ષ ઈચ્છના ધર્મ કરે તેનો ધર્મ અર્થ માટે કરાતો કેમ હોઈ શકે એમ આપ વર્ગસ્ય મોક્ષ સુધી કરાતા ધર્મનું શબ્દથી કહે છે મોક્ષના સંબંધ દ્વારા અથવા મોક્ષ સુધી કરતા એ એવો તેનો અર્થ છે એટલે આ મોક્ષ મોક્ષ મોક્ષ ઈચ્છવા માટે ધર્મ કરે મોક્ષ તો મોક્ષ ધર્મથી મોક્ષ પ્રાપ્ત થાય છે તો મોક્ષથી સંબંધ દ્વારા અથવા મોક્ષ સુધી કરાતા એવો એનો અર્થ છે ધર્મ અર્થ કામ ને મોક્ષ ચાર પુરુષાર્થો છે તેમાં પહેલા પહેલાનું પછી નાના સાધન રૂપ છે અહીંથી આરંભી અર્થ કામ પ્રાપ્ત કરાવનાર નથી અને ધર્મ પ્રાપ્ત કરાવનાર છે એમ સિદ્ધ કરશે એટલે હવે આગળ આરંભીને જે રીતે કીધું કે ધર્મથી અર્થ સિદ્ધ નથી થતો પણ અર્થથી ધર્મ સિદ્ધ થાય છે એ રીતે અર્થ કામ પ્રાપ્ત કરાવનાર નથી પણ ધર્મ પ્રાપ્ત કરાવનાર છે એમ કહેવા માંગે છે ધર્મ જે અર્થ અને કામ પ્રાપ્ત થાય છે કામ ધર્મ અને અર્થ નું ફળ છે કામ મોક્ષ પ્રાપ્ત કરાવનાર છે એવો આ પૂર્વ પક્ષ છે અને તેથી ધર્મ અર્થ માટે કરાતો કેમ ન હોય તે પ્રશ્નના ઉત્તરમાં ઉત્તરાર્થ કહે છે જણાય તેવું કારણ ન જણાય તેવાથી વધારે બળવાળું છે અર્થથી ધર્મ થયાનું જોવામાં આવે છે એટલે અર્થથી ધર્મ સિદ્ધ થયો હોય એવું તો આપણને જોવામાં આવે છે પણ ધર્મથી અર્થ થવાનું જોવામાં આવતું નથી એટલે હોમ દાન વગેરેમાં જોવામાં આવે છે તેથી ધર્મ અર્ધ્રષ્ટ દ્વારા અર્થ પ્રાપ્ત કરાવનારો છે એવો મત મોક્ષની ઈચ્છાવાળાઓને માન્ય નથી કારણ કે જે જોવામાં આવે છે તેથી તે વિરુદ્ધ ગર્વ જ એક અંત પરિણમેલું કાર્ય છે જેનો તેવો અર્થ છે તેથી હર કોઈ ઉપાયથી પણ અર્થ ધન પ્રાપ્ત કરીને ધર્મ કરવો પણ ધર્મથી અર્થ પ્રાપ્ત કરવાનો નથી એટલે ધર્મ જ જેનો અંત પરિણામેલું કાર્ય હોય છે એમાં ગમે તે ઉપાયથી અર્થ પ્રાપ્ત કરીને ધર્મ કરવો પણ ધર્મથી અર્થ પ્રાપ્ત કરવો કરવાનો હોતો નથી ત્યારે અર્થ સર્વ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનાર ભલે હો કારણ કે તેના કાર્ય તરીકે કામ પુરુષાર્થ પણ જોવામાં આવે છે હા હવે કલ્પેશભાઈ આટલું મને લાગે છે થોડું થોડું સ્પષ્ટ કરીને ને પછી આગળ જાઓ બધાનો જો સમજાઈ ગયું હોય તો તો વાંધો નથી નહીં તો બધું વધારે ભેગું થઈ જશે પછી પાછું એનું જ આપણને વાંચવું પડે અત્યારે થોડું સમજવું પડશે હા જેમને જે કંઈ પણ આમાં એટલે આમાં ધર્મથી અર્થ કે કામ સિદ્ધ થતા નથી પણ તમે અર્થ પ્રાપ્ત કરીને ધર્મ કરો તો તમે મોક્ષ સંબંધ સુધી જે મોક્ષ ધર્મનું કાર્ય છે એ સિદ્ધ કરી શકો એટલે ધર્મથી અર્થ કે કામ સિદ્ધ નહીં થાય પણ અર્થથી કે એનાથી ધર્મ સિદ્ધ થશે ને એનાથી તમે મોક્ષ અપર સિદ્ધિ મેળવી શકશો એવું જે છે મારું માનવું કારણ કે આમાં બધા ઉદાહરણ આપ્યા છે કે જે પુત્ર પશુ ધન જે ચાર પ્રયોજન આપ્યા છે કે ધનમાં વસ્તુમાં પ્રયોજનમાં દૂર કરવામાં એ બધાની ડિટેલ આપી છે કે આ રીતે આ છે એ ધર્મ નથી આ રીતે આ ધર્મ નથી એટલે અર્થમાં આ બધા જે પાંચ વસ્તુ છે એ ધર્મ નથી પણ અર્થ પ્રાપ્ત કરીને ધન પ્રાપ્ત કરીને તમે ધર્મ કરો તો ધર્મથી તમે મોક્ષની અપવર્ડ અપવર્ડ સિદ્ધિ છે તે સિદ્ધ કરી શકશો બાકી ધર્મથી તમે અર્થ કે કામ સિદ્ધ કરવા માંગશો તો એ સિદ્ધ નહીં થાય એટલે નહીં થાય એવું નથી પણ શાસ્ત્રમાં ધર્મોપદેશ કયા પ્રયોજનથી કરવામાં આવ્યું છે એના ઉપર આ બે શ્લોક આપણું ધ્યાન ખેંચી રહ્યા છે અગર કોઈ વ્યક્તિ એમ સમજતો હોય કે ધર્માચરણ છે એ કામ સિદ્ધિ માટે હોય ધર્માચરણ અર્થ પ્રાપ્તિ માટે હોય તો શાસ્ત્રમાં એવા ઉદ્દેશ્યથી કે એવા પ્રયોજનથી ધર્મ નથી કહેવામાં આવ્યો એટલે અર્થ છે એનું શું પ્રયોજન કામનું શું પ્રયોજન ધર્મનું અંતમાં પર્યવસાન છેમાં આ બધી વાતોની સ્પષ્ટતા અહીંયા કરવામાં આવી છે અને જેમ ભાગવતાર્થમાં શ્રી મહાપ્રભુજીએ એ આજ્ઞા કરી કે લક્ષણામ નૈવ વક્ષ્યામી નન્યુન્યાદ અન્ય પૂર્ણમ આર્થિકંતુ પ્રવક્ષ્યામી પરોક્ષ વચનાદૃતે કે હું અહીંયા જે કોઈ પણ વિવેચન કરીશ એમાં ક્યાં પણ હું લક્ષણાવૃત્તિથી કોઈ પણ શબ્દનો અર્થ નહીં કરું ભાગવતના તે જ રીતે કાવ્ય વગેરેમાં જેવી રીતે અધ્યાહાર કે ઉ કરવામાં આવે છે એટલે ખૂટતા શબ્દોને ઉમેરી દેવામાં આવે એવી રીતે મારા તરફથી હું કોઈ પણ અહીંયા શબ્દને આની અંદર ઉમેરીશ નહીં કે કહેલા શબ્દને એમાંથી એક પણ શબ્દ કે અક્ષરને હું ઓછો નહીં કરું પણ જે શબ્દનો જે અર્થ છે તે રીતે જ હું એનું નિરૂપણ કરીશ યે ધાતુ શબ્દા યત્રાર્થે ઉપદેશે પ્રકીર્તિતા તથૈવાર્થો વેદરાશે કર્તવ્ય એ જેમ વેદના માટે જે નિયમ છે તે જ રીતે અહીંયા પણ શ્રી મહાપ્રભુજીએ કહી રહ્યા છે કે જે શબ્દનો સંસ્કૃત ભાષાની મર્યાદામાં એટલે શબ્દકોશ વગેરેથી જે અર્થ થતો હશે તેનું જ હું અહીંયા નિરૂપણ કરીશ એટલે આરંભમાં જે એમ કહ્યું કે ન અર્થો અર્થાય કલ્પતે તો ત્યાં અર્થ માટે અર્થ નથી આવી જાતનો અહીંયા શબ્દ પ્રયોગ મૂળમાં કરવામાં આવ્યો છે તો પ્રશ્ન એ કે અર્થ માટે અર્થ નથી તો એનો મતલબ શું અર્થ શબ્દની પહેલા સ્પષ્ટ કરવી પડશે એનો અહીંયા ખુલાસો કર્યો છે કોઈને કંઈ કહેવું છે હલો હા હા આ વાત તો મારા ખ્યાલથી બાલબોધની ટીકામાં પણ પુરુષોત્તમજીની કે કોઈની દેવકીનંદાચાર્યજીની ટીકામાં પણ આ જ શબ્દ આવે કે પુરુષાર્થનો જે અર્થ છે એ તો શાસ્ત્ર પ્રમાણે તો અંતિમ જે લક્ષ્ય છે એનું એ પરેવા એ અર્થમાં જ લીધો છે ત્યાં પણ હલો તો શું હા નહીં એટલે અહીંયા પણ એટલે એ જે છે એ અર્થમાં જ લઈ રહ્યા છે અહીંયા આમાં પણ એવું લાગે છે તો લૌકિકમાં કેમ નહીં લેવો ધારો કે ધર્મ કરવાથી અર્થ સિદ્ધ નથી થઈ રહ્યો એવું તો છે નહીં ને થઈ પણ રહ્યો છે ને આપણે પુરાણોમાં ઘણા દાખલાઓ જોઈએ છે કે ભાઈ ધર્મ સિદ્ધ થયો તો એને અર્થ પણ મળ્યો છે એને કામ પણ મળ્યું છે અને મોક્ષ પણ મળ્યો છે તો આ વાત તો કોન્ટ્રાડિક્ટ થઈ રહી કદાચ તમને સંભળાયું નહીં હોય મેં શરૂઆતમાં જ એ વાત કરી યોગેશભાઈએ જે એમ કહ્યું કે એનાથી નથી થતો કામ કે અર્થ સિદ્ધ એવું નથી પણ ધર્મનું પ્રયોજન અર્થ કે કામની સિદ્ધિ નથી બરાબર એટલે શાસ્ત્ર શા માટે ધર્મોપદેશ કરી રહ્યો છે એનું અહીંયા રહસ્ય છે એ ખોલ્યું છે એટલે જે જાતના દૃષ્ટાંતો પ્રાપ્ત થાય છે એનાથી આપણને એવું અનુમાન થાય કે શાસ્ત્રમાં પશુપુત્રાદિની પ્રાપ્તિ માટે પણ કઈ કઈ ઉપાયો બતાવ્યા છે તે જ રીતે લૌકિક કે પારલૌકિક ભોગને પ્રાપ્ત કરવા માટેના પણ ઉપાયો બતાવવામાં આવ્યા છે તો પછી ધર્મનું ફલ અર્થ અને કામ પણ કેમ ન હોઈ શકે તો એ જે શક્યતા છે એ શક્યતાનું અહીંયા ભાગવત નિરાકરણ કરી રહી છે કે તો આવું જો તમે સમજતા હો તો ખોટી વાત છે એ પ્રયોજનથી કહેવાયું નથી તેમ છતાં પણ એનાથી કોઈ એ કામ સિદ્ધ કરવા ચાહે તો કરી શકે છે પણ શાસ્ત્રે એ ઉપદેશ એના માટે નથી કર્યો જેમ કોઈ સાધન છે એ સાધન જે મુખ્ય પ્રયોજન થી બનાવવામાં આવે એટલે તરીકે પેન છે લેખીની જ્યારે આપણે વિદ્યાર્થી કાળમાં આપણે અભ્યાસ કરતા હોઈએ તે વખતેનો ઉપયોગ લખવા માટે છે પણ વિદ્યાર્થીઓ જ્યારે ની સાથે મજાક મસ્તી કરતા હોય તો પાછળ બેઠેલો વિદ્યાર્થી આગળ બેઠેલાના કપડા ઉપર કઈ ચિત્રામણા પણ પોતાની પેનથી કરતો હોય તો શું કોઈ વ્યક્તિ એમ કે કે શું પેનનો આ ઉપયોગ તમે ન માની શકો આ એનું પ્રયોજન ન માની શકો અથવા કોઈ વિવાદ થઈ જાય તો હથિયાર તરીકે પણ પેનનો ઉપયોગ લોકો કરે જ છે તો શું એનો એ પ્રયોજન ન માની શકાય અથવા એનાથી એ કાર્ય સિદ્ધ નથી થતું એમ તમે કહી શકો કે નહીં એ બધી વસ્તુઓ છે એ માણસના મનની ખુરાફાત છે કે કોઈ વસ્તુ આવી ગયા પછી એનો શું ઉપયોગ કરે એ પોતે પોતે એની ઈચ્છાન ઉપર નિર્ભર કરે છે પણ જેણે પેન જેવા સાધનનું નિર્માણ કર્યું છે એણે આ પ્રકારના પ્રયોજન કે કાર્યોને અનુલક્ષીને એનું નિર્માણ નથી કર્યું એણે લેખન કાર્ય માટે કર્યું છે એવી રીતે ધર્મશાસ્ત્ર જે છે એ પોતે એમ કહી રહ્યા છે કે અમે ધર્મોપદેશ એટલા માટે નથી કર્યો કે ધર્મ છે કોઈના માટે અર્થ પ્રાપ્તિનું સાધન બને કે કોઈના માટે કામ ભોગનું સાધન બને એ બધા એના કારણો નથી પણ એવા જે જે પણ વચનો શાસ્ત્રમાં આવે છે જેવી રીતે અત્યારે શેન યજ્ઞનું આવ્યું તો એવી જે જે આજ્ઞાઓ છે એવી મનોવૃત્તિ વાળા લોકોને ધ્યાનમાં રાખીને જ કરે છે ને કે એવા રાજસી ને તામસી લોકો પણ સૃષ્ટિમાં ભગવાને બનાવે છે મર્યાદા જીવો છે કે પ્રવાહી જીવો છે તો એ લોકોને ધ્યાનમાં રાખીને જે બધી આજ્ઞાઓ અપાઈ હશે ને કેમ કે એમના દ્વારા બીજી તો કોઈ જાતની મતલબ મોક્ષ સાધન તરીકે તો એમનો કોઈ ઉપયોગ નથી મતલબ ઓવરઓલ આખું શાસ્ત્ર ભલે એ અર્થે ના રચાયું હોય પણ શાસ્ત્રના જ્યાં જ્યાં આવા પ્રકરણો હોય કે આવા આવા વચનો કે કર્મો બતાવેલા હોય એ તો એ વ્યક્તિ માટે જ બતાવેલા હોય ને તો એટલે કોઈ વ્યક્તિ અર્થ માટે શાસ્ત્રનો ઉપયોગ કરે કે કામ માટે શાસ્ત્રનો ઉપયોગ કરે તો આપણે એમ કહીએ છીએ કે શાસ્ત્રનું મૂળ પ્રયોજન અર્થ કે કામ સિદ્ધ કરાવવું નથી ઓવરઓલ આખા શાસ્ત્રનું નથી પણ જ્યાં જ્યાં એવા વચનો આવ્યા છે કે એવા કર્મને શાસ્ત્ર પ્રપોઝ કરે છે તો એવા લોકો માટે જ એ કરેલું છે ને નહીં તો પછી એનું શું પ્રયોજન છે એવા કર્મો કેવું બધું બતાડવાની પ્રયોજન એ છે કે રોચનાર્થા ફલશ્રુતિ એમ કહેવાય છે તમને કોઈ વસ્તુ ગમતી થાય એના માટે આ ફાલકથન છે એટલે ફાલકથન અસત્ય નથી પણ લૌકિક પારલૌકિક નાના મોટા પ્રકારના જે ફલ છે એ કર્મના ફલોથી કોઈ વ્યક્તિ એક વખત ધર્માચરણ કરતો થાય એ આકર્ષણથી અને એનાથી એને કંઈક નાની મોટી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય તો એને શાસ્ત્ર શ્રદ્ધા જાગે કે જુઓ શાસ્ત્રમાં લખ્યું ને તે પ્રમાણે કર્યું તો આવું થયું હવે એ જે શાસ્ત્ર શ્રદ્ધા જયારે થશે ત્યારે ખાલી એટલા પૂરતું જ તો શાસ્ત્ર નહીં વાંચે ને એને ઓર રુચિ થશે તો જે શાસ્ત્રમાં જયારે આગળ જઈને એ વાત કહેવામાં આવશે કે વસ્તુતઃ આ જે કંઈ પણ પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિ એ આનું મુખ્ય પ્રયોજન નથી મુખ્ય પ્રયોજન તો આ છે તો એ જે અનુભૂત જે ફલા ફલાનુભૂતિ છે જેના કારણે એને શાસ્ત્રમાં વિશ્વાસ થયો છે એને શાસ્ત્રના જે મુખ્ય તાત્પર્ય જે છે એને સમજવામાં પણ એ શ્રદ્ધા ઉપયોગી થશે તો એ શુદ્ધ થઈ જશે કોઈ રીતે એક પરલૌકિક ફલોમાં જ એમ પોતાનું બધું હા તો એ તો ભટકાતા રહેશે પણ એમને <coughs> ધર્માચરણ કર્યું એ એમનો જે મુખ્ય ફલ છે એ તો એને પ્રાપ્ત થઈ નથી રહ્યું જેમ શરદીની દવા હોય એની અંદર ઘેન હોય રીતે દર્દ શામક દવાઓની અંદર ઘેન હવે આપણને ક્યારેક શરદી થઈ અને દવા ખાઈ જોરદાર નીંદર આવી પછી કોઈ માણસને કોઈ કારણસર નીંદર ના આવી હોય અને એમ વિચારે કે ચલો હવે તો શરદીની દવા લઈ લો તો શરદી માટે જે બનેલી ઔષધિ છે એને ઊંઘ લાવવા માટે ઉપયોગ કરવો એ તો જે બનાવનારો છે એને તો એવું નતું વિચાર્યું ને પેલા મુંબઈમાં અમે એવું કરતા અમને વારંવાર શરદી થઈ જતી ત્યાંનું ભેજવાળું વાતાવરણ ને તો ક્રોસિન અને એક્ટિફાઈડ એ બે દવા અમે ખાઈ લેતા પછી એવી જોરદાર નીંદર આવતી આમ પ્રસન્ન પ્રસન્ન થઈ જવાય પછી તો કોઈ વખતે એવું થાય કે ભૂલથી બપોરે ભોજન વધારે લેવાઈ ગયું અને બપોરના નીંદર લઈ દીધી પછી રાત્રે નીંદર આવે નહીં તો એક બે એક્ટિફાઈડ પાછી ખાઈ લો પાછી નીંદર આવી તો હવે એના માટે તો આ દવાઓ બની નથી એમ પણ જયારે આપણને એ પ્રભાવ એમાં દેખાય છે ત્યારે એ જે ઔષધ શાસ્ત્ર છે એમાં આપણે એ પણ જોઈએ લખેલું ભલે ઝીણા અક્ષરે હોય પણ બિલોરી કાચ લઈને આપણે વાંચી અને એમાં એના ડોઝ એ પ્રિસ્ક્રિપ્શન પર લેવું જોઈએ કોણે ન લેવું જોઈએ કઈ અવસ્થામાં ન લેવું જોઈએ આ બધા એના અંદર ઇન્સ્ટ્રક્શન્સ અને એની સાઈડ ઇફેક્ટ્સ પણ લખેલી હોય તો આપણને એમ થાય ને કે જે બનાવનાર વ્યક્તિ જ્યારે આ વાત કહી રહ્યો છે તો એમાં તથ્ય છે તો પછી આપણે આપણી એવી જે અનુચિત ઈચ્છાઓ છે એના ઉપર અંકુશ લાવી દઈએ એ તો ઠીક આ તો ઇમ્પોર્ટન્ટ વાત ન હતી મૂળ વાત અહીંયા હું કહેવા એ જઈ રહ્યો છું કે કે મહાપ્રભુજીએ જે શૈલીથી સુબોધનીનું લેખન કરવાનું આગળ નિરૂપણ કર્યું હતું એ શૈલી અહીંયા કઈ રીતે શ્રી મહાપ્રભુજીના લેખનમાં દેખાય છે એના ઉપર હું ધ્યાન ખેંચી રહ્યો છું એક અર્થ શબ્દ છે તો શ્રી મહાપ્રભુજી એના મૂળથી એને પકડ્યો છે કોષમાં તમે જુઓ કે કોષની અંદર અર્થ શબ્દ કેટલા અર્થથી વપરાય છે અને એમાં અહીંયા જે વાત કહેવામાં આવી રહી છે એમાં એ કયા કયા અર્થો એ શબ્દના કયા કારણે લાગુ નથી પડી રહ્યા એને અહીંયા એક પછી એલિમિનેટ કર્યા છે અને શ્રી મહાપ્રભુજી જે એનો મુખ્ય અર્થ તાત્પર્ય છે એ સમજાવી રહ્યા છે નિરૂપણની જે શૈલી છે એ શૈલીને છે મહાપ્રભુજીએ જે આરંભથી કહી છે એને કઈ રીતે અહીંયા અનુસર્યા છે એના ઉપર ધ્યાન આપવું જોઈએ અને સાથે સાથે એક અર્થ દાખલા તરીકે અહીંયા શબ્દ પ્રકરણાત ન અવિધેયત્વ અર્થ શબ્દનો મતલબ એક અવિધેય પણ થાય છે અભિધાન એમ એનું દૃષ્ટાંત જેમ છે કે યથા શબ્દાર્થો કાવ્યમ શબ્દ પ્રત્યાય કે ક્યારે આપણે કોઈ વસ્તુનું અવિધાન કરીએ એનો એક અર્થ છે પછી રઈ એટલે પશુપુત્ર વગેરે પછી વસ્તુ એટલે કોઈ પણ વસ્તુમાં પ્રયોજન અને નિવૃત્તિ આ પાંચ અર્થ અહીંયા છે અર્થ શબ્દમાંથી આ પાંચ શબ્દો એના અર્થ તરીકે કોષકારે તારવ્યા છે એના દૃષ્ટાંત પણ કોષકાર આપે છે કે જે રાહ એટલે ધન ન્યાયન અર્જનમ અર્થાનામ એટલે જે ધનને તમે એનો લોફુલ મીન્સથી તમે કમાવો છો એટલે કાયદાની સીમામાં રહીને અને એવું ઉપાર્જિત જે છે તે વસ્તુ એટલે પ્રમાણ સિદ્ધમ સ્વરૂપમ જેને તમે પ્રમાણથી સિદ્ધ કરી શકો તેવું સ્વરૂપ દાખલા તરીકે પદાર્થ હા એમ વૈશેષિકો કરે પ્રયોજનનો મતલબ ઉદ્દેશ્ય એટલે જેના સાથે માટેથી આપણે માટેનો ઉત્તરમાં જે મળે તે આવું શા માટે એટલે કિમર્થમ કસ્મય પ્રયોજનાય એમ તો એવા જુદા જુદા આના અર્થ છે તો અહીંયા આપણે કયા અર્થમાં કે બધા અર્થમાં કે અમારાના કોઈક અર્થમાં આપણે આ લેવાનું છે એમ શ્રી મહાપ્રભુજીએ વિચારનો આરંભ કર્યો છે ધર્મનું જે ફલ છે એ અર્થ નથી મૂળ વાત એ છે તો અર્થ નથી એનો મતલબ શું અર્થનો મતલબ અભિધેય નહીં એમ એટલે ધર્મનું ફલ અભિધેય નહીં કે ધર્મનો અર્થ ફલ છે એ રહી નહીં એટલે ધન પશુપુત્ર વગેરે નથી કે ધર્મનો અર્થ કે પ્રયોજન વસ્તુ નથી કે એનું પ્રયોજન નથી કે એની નિવૃત્તિ નથી તો શું આનાથી તાત્પર્ય છે તો અહીંયા એ કહી રહ્યા છે કે શબ્દ પ્રકરણાત ન અવિધેયત્વ પેલા અવિધેય એનો અર્થ અહીંયા લખી લેવાનો એમ અર્થનો કેમ કે એ તો અભિધેયની વાત તો એ આવે કે જ્યારે વ્યાકરણ કે શબ્દશાસ્ત્રના અંતર્ગત અર્થ શબ્દનો પ્રયોગ ચાલી રહ્યો હોય ત્યારે શું ઉદ્દેશ્ય છે શું વિધેય છે એની ચર્ચા ચાલે અહીંયા તો એવો કોઈ પ્રસંગ નથી ઉપપદસ્ય અભાવાત ન નિવૃત્તિત્વમ એક અર્થ આનો નિવૃત્તિ પણ કર્યો છે નિવૃત્તિ શબ્દનો નિવૃત્તિ અર્થ ક્યારે થાય તો એના માટે અહીંયા એનું દૃષ્ટાંત આપ્યું છે મશકાર્થો ધૂમ તસ્કરાર્થો અર્ગલબંધ એટલે મચ્છર માટે ધુમાડો મશકાર્થો ધૂમ હવે આ સમસ્ત પદ છે એમાં અર્થ જે છે એ મશકના પછી છે એ જાતનો અહીંયા અર્થનો પ્રયોગ નથી એટલે ઉપપદ નથી અહીંયા એ કારણે અહીંયા એનો અર્થ નિવૃત્તિ પણ નથી એટલે મશકાર્થો ધૂમો એટલે મચ્છરને ભગાવવા માટે ધુમાડો તો અહીંયા એવી જાતની નિવૃત્તિનો પણ આશય નથી એના પછી રહી વસ્તુ પ્રયોજનાન્ય અવશિષ્યંતે હવે બચ્યા કયા રહી વસ્તુ અને પ્રયોજન અર્થ શબ્દના ત્રણ અર્થ બચ્યા તત્ર રઈ એટલે શું તો કહે છે ધન પશુપુત્રાદયો રઈ રૂપાહા ધન પશુપુત્ર વગેરેને રઈ કહેવાય છે પ્રશ્ન વિચારણી એ છે કે ધર્મનું ફલ ધર્માચરણનું ફલ ધન પશુપુત્ર હોઈ શકે કે કેમ તો કહે છે કે તે ધર્મ કાર્ય ન ભવંતી એટલે ધર્મનું એ કાર્ય ન હોઈ શકે એટલે ધર્મનું ફલ એ ન હોઈ શકે એનું કારણ શું કે ધર્મો હિ ચોદના લક્ષણ ધર્મ જે છે એ તો વેદની વિધિ છે પ્રેરણા છે આજ્ઞા છે એને ધર્મ કહેવાય છે તત્ર લૌકિકત્વેન વિધિસ્પર્શાભાવાત ન ધર્મત્વ અને આ જે ધન પશુ પુત્ર વગેરે જે છે એ તો લૌકિક પદાર્થો છે એ જે લૌકિક જે પદાર્થ હોવાને કારણે એમાં તો વિધિનો સ્પર્શ જ નથી એટલે આમની ધર્મરૂપતા કેમ હોઈ શકે અને જો એવું હોય તો અન્યથા ભેષજ પાના અપી ધર્મત્વ સ્યા એટલે વિધિ કેવી છે જેમ યજેત પશુ કામ યજેત સ્વર્ગ કામ સ્વર્ગની કામના હોય યજ્ઞ કરે પશુની કામના હોય તે યજ્ઞ કરે એમ તો આ બધી આજ્ઞા છે એવી આજ્ઞા તો લોકમાં ડોક્ટર પણ આપે છે દર્દીને દવા પી જાજો ઉપવાસ રાખજો ઓછું ખાજો એમ તો અગર આ જે આજ્ઞા છે વિધિ જે છે એ વિધિને જો આપણે ધર્મ માની રહ્યા હોઈએ તો આ બધી વસ્તુઓ પણ ધર્મ થઈ જશે તથા પ્રતિગ્રહ એવી જ રીતે જે ધનનો સંચય કરવામાં આવે છે પ્રતિગ્રહ એટલે લ્યો સ્વીકારો તો દાન વગેરેનો જે પ્રતિગ્રહ કરવામાં આવે છે એના સંબંધી જે આજ્ઞા છે એ પણ પછી ધર્મ થઈ જશે એ થોડી ધર્મ કહેવાય છે એટલે પ્રતિગ્રહમ ગ્રહણીયાત એમ કોઈ કે કોઈ બ્રાહ્મણ બેઠો હોય અને એને એમ કોઈ વ્યક્તિ જઈને કહે કે પ્રતિગ્રહમ ગ્રહણીયાત તમે આ સ્વીકાર કરો એ તો જે વિનંતી કરી રહ્યો છે એ કઈ થોડી ધર્મરૂપતા છે કેમ કે પ્રતિગ્રહમ મન્ય માનમ તપસ્તેજો યશોનુદમ એમ શાસ્ત્ર કહે છે બ્રાહ્મણ અગર પ્રતિગ્રહથી પોતાનું જીવન યાપન કરે તો એનો તપ યશ તેજ એ બધું નષ્ટ થઈ જાય છે તો આ તો અગર એ ધર્મરૂપ હોય એ જાતની જે વિધિ કે આજ્ઞા છે તો તો એનો ફલ અધર્મ કેમ હોઈ શકે તો કહી રહ્યા છે કે ના એ પણ ન હોઈ શકે અપૂર્વાંશસ્તુ નાસ્ત્યવ કોઈ એમ કે આમાં પ્રત્યક્ષ તો અહીંયા કોઈ ફલસિદ્ધિ એવી દેખાતી નથી પરંતુ આ પ્રકારનું કરવાથી કંઈક એવું અપૂર્વ પેદા થતું હોય જે અત્યારે ફલ આપણને ન દેખાતું હોય પરંતુ એના ફલના સંસ્કાર કે એની વાસનાઓ છે એ જમા થતી જાય અને પછી અચાનક એનો પરિપાક થાય ત્યારે પ્રકટ થાય તો એવી તો અહીંયા કોઈ અપૂર્વ અંશની અહીંયા કોઈ શક્યતા દેખાશે નહીં એટલે તાત્પર્ય છે કે હજી અપૂર્વજનક થતું હોય તો પણ કંઈક આમાં ધર્માચરણની ધર્મ બુદ્ધિ હોવાની કોઈ શક્યતા દેખાય પરંતુ આમાં કોઈ અપૂર્વતા પણ નથી એટલું જ નહીં ઉપરાંત પણ કહી રહ્યા છે કિંચ એતે વસ્તુ તો અનર્થા આત્મનાશકત્વા અહીંયા જે પણ જેને પણ ધન પશુ પુત્ર વગેરેને કહેવામાં આવી રહ્યા છે એ તો વસ્તુ વસ્તુત અનર્થરૂપ છે કેમ કે આત્માના નાશક છે જ તો એને મમતાથી બાંધે છે એટલે આ બધી રહી જે છે એ ધર્મનો અર્થ ન થઈ શકે તો કહી રહ્યા છે કે એવા પણ કર્મ શાસ્ત્રમાં બતાવ્યા છે જેમ કે શેન યાદ તો એને કેમ તમે ન કહી શકો ધર્મરૂપ કેમ કે એનાથી પણ કંઈક ને કંઈક તો ફલસિદ્ધિ થાય જ છે એ ફલસિદ્ધિ શું કે શેની આગ એક જાતનું સકામ કર્મ છે અને શત્રુના નાશ માટે એ યજ્ઞ કરવાનું વિધાન છે પરંતુ એ યજ્ઞનો ફલ પણ સાથે શાસ્ત્ર એમ બતાવે છે કે શત્રુ ઉપર તો વિપત્તિ આવે તો આવે જ પરંતુ એ યજ્ઞ કરનારનો પણ નાશ થાય એ યાગ એ જાતનો છે એટલે કોઈની સાથે એટલી બધી શત્રુતા કોઈને થઈ જાય કે હું મરું તો ભલે મરું પણ એને મારીને ને મરું તો પછી એનો બીજો કોઈ ઉપાય ન હોય એને પોતે લડાઈ કરીને એને મારામારી સામે કરે એના કરતા આવું યજ્ઞ કરે તો અનનેસેસરી લોકમાં આ જાતનો લડાઈ ઝઘડો ન થાય બોલો મરે ના મતી જાય એટલે ભવાન મેં નરકોપી શત્રુ મેં વિપદ્યતા ભલે મને નરક થાય પણ મારા શત્રુ ઉપર તો આપત્તિ આવી જ જોઈએ આવી જાતની કોઈ હાથ ઉપર ચડી જાય તો પછી એ શેની આગ કરે ભલે પણ એ શેની આગથી ને નર્ક મળે શત્રુનું જે થવાનું હોય તે થાય આ જાતનું અગર એમ કહેવામાં આવે કે આ જાતનું પ્રયોજનને પૂર્ણ કરનારું આ ધર્મ કાર્ય છે તો લાગે છે આમાં ધર્મ જેવું કંઈ હોય આના માટે ધર્મ બતાવ્યો હોય શાસ્ત્ર એવું કોઈ સ્વીકારી શકે તો એ કહી રહ્યા છે કે એ धनार्थादि साधका न धर्माः ये પુનઃ ધર્મા તે ન ધનાદિ સાધકા એટલે આ બધાની સિદ્ધિ કરવા માટે ધર્મ નથી અને શાસ્ત્રમાં ખરેખર જેને ધર્મ કહ્યું છે એ પાછું ધનનું સાધક નથી એટલે શાસ્ત્રમાં જ્યાં જ્યાં પણ ખરા અર્થમાં ઉપદેશ કરવામાં આવ્યો છે ઉત્તમ સાધનનો એ તો નિષ્કામ જ કહેલા છે એનાથી તો કંઈ ધન અનવડતું નથી તો જ્યાં જ્યાં પણ એવા નિર્ગુણ નિષ્કામ ફલાશક્તિ રહિત કે દ્વંદ્વ રહિત અથવા તો અત્યારે જે ભગવદ્ ગીતામાં પ્રકરણ ચાલી રહ્યો છે કર્મ સંન્યાસ યોગનો તેમ કેવલ ભગવદ આજ્ઞાના પાલનના રૂપમાં યજ્ઞાદિ કર્મનું ફલ પ્રભુને અર્પણ કરવાની ભાવનાથી એટલે કૃષ્ણાર્પણની ભાવનાથી અથવા તો છેલ્લે છેલ્લે લોક સંગ્રહાર્થ આ બધામાં તો ક્યાંય અર્થનો પ્રાપ્તિની કોઈ ગુંજાઈશ જ નથી દેખાતી તો વસ્તુતઃ જે ધર્મનો ઉપદેશ છે ત્યાં તો કઈ અર્થો અર્થની ચર્ચા જ નથી એટલે અહીંયા એ કહી રહ્યા છે કે એ પુનઃ ધર્મા વસ્તુતઃ જે ધર્મ તરીકે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે એ તો ન ધનાદિ સાધકા તથા ન પરમાર્થ રૂપા ન નવા પ્રયોજન રૂપા એટલે અહીંયા જે આજે ઉપદેશ કરવામાં આવી રહ્યો છે અને લોક લાગણી જેના વિષયમાં આવી છે કે આ ધર્માચરણથી છે એમાં તો કઈ એવું પરમાર્થતા દેખાતી નથી પશુપુત્ર વગેરેની પ્રાપ્તિમાં અને એ જાતના પ્રયોજનો પણ એની અંદર શાસ્ત્રમાં કોઈ જગ્યાએ ઉપદિષ્ટ થયેલા નથી તો કહે છે કે નહીં આ એવું કહું કે ધર્મ વિશેષ ભવતું નામ કોઈક એક જાતનો ખાસ પ્રકારનો ધર્મ છે એમ તો તમે કહેશો તો હા થવા દો એવું જો તમે સજેસ્ટ કરતા હો એની સાવ અને અધર્મ ન કહીને કોઈ ખાસ પ્રકારનો ધર્મ છે તો હોઈ શકે નિવૃત્તાર્થ પુરુષાર્થસ્ય મુમુક્ષો ધર્મ કરતુ ધર્મ કથમ અર્થસ્ય સ્યાત આહ આપવર્ગસ્ય इति એ વિષય આગળ હવે ચાલશે તો કુલ મિલાવીને અર્થ શબ્દના અવિધેય રહી વસ્તુ પ્રયોજન અને નિવૃત્તિ એટલા મતલબ થયા અહીંયા અને એમાં કયા મતલબ છે એ આ અર્થથી અહીંયા ગ્રાહ્ય નથી જેના સંબંધમાં આપણી એવી સમજ છે કે કમસે કમ જેમ એક વ્યાસજીનું પણ વિધાન છે મહાભારતમાં કે બાહુ વિરોમ્યેશ ન શૃણોતિ મેં ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સધર્મ કેમ ન સેવ્યતે હાથ ઊંચા કરી કરીને રાડું પાડી પાડીને હું બધાને કહી રહ્યો છું તમે સાંભળો કે ધર્મથી અર્થ પણ સિદ્ધ થાય છે કામ પણ સિદ્ધ થાય છે તો એવા ધર્મનું આચરણ તમે કેમ નથી કરવા માંગતા ઓ ભાઈ બાપાઓ બાપલિયાઓ સાંભળો એમ ધર્માત અર્થશ્ચ કામશ્ચ સધર્મ કેમ નથી તો આવા વચનો થી એવી આપણને ભ્રાંતિ થઈ જાય કે ધર્માચરણ છે એ અર્થોપાર્જન માટે અર્થપ્રાપ્તિ માટે કે કામ ભોગના માટે શાસ્ત્રમાં કહેવાયેલું હોય પરંતુ શાસ્ત્રનું એવું કોઈ આશય કે પ્રયોજન નથી કેમ કે એ અર્થની પ્રાપ્તિ માટે ધર્મનો ઉપયોગ એ તો બહુ ઉત્તમ સાધનનો બહુ નિકૃષ્ટ કાર્ય માટે ઉપયોગ છે તે જ રીતે કામો ભોગ છે બધી સંસાર વધારનારા જેને અહીંયા શ્રી મહાપ્રભુજી કહ્યું છે કે આત્મનાશકત્વ તો એ તો બધા આત્મનાશક છે તો એના માટે ધર્મ જેવા ઉત્તમ સાધનનું વિધાન શાસ્ત્ર કેવી રીતે કરી શકે એ શક્ય નથી તો એવી એ નિરૂપણ અહીંયા આગળ લો ભલે હેલો હેલો હા સંભળાય છે બોલો ને હાજી દંગર ધર્મ છે એનું આટલું હીન ફળ છે અને એ બીજાને મારી નાખવા માટે ને એવા માટે એનો ઉપયોગ થાય છે તો ધર્મશાસ્ત્રોની અંદર એનું નિરૂપણ એટલે આવું બતાવવામાં કેમ આવ્યું છે તો હમણાં મૈત્રી રાજા એ જ પૂછ્યું હતું ને એનું કર્યું ને સમાધાન એટલે અમારે એ વખતે પાંચ મિનિટ લાઈન ડિસ્કનેક્ટ થઈ ગઈ હતી અચ્છા કઈ નહીં સાંભળી લઈશું રેકોર્ડિંગમાં અને બીજું એમ કહેતી હતી કે એટલે મારે એમ નહીં સમજ પડતી કે આ નવ અને દસ નંબરનો જે શ્લોક છે ને એનું ટ્રાન્સલેશન સરખી રીતે થતું નથી કારણ કે નીચે જે આપ્યું છે ને એનું ટ્રાન્સલેશન એમાં બરાબર સમજ નથી પડતી ધર્મથી અહીં આપો વર્ગસ્ય નાસ્તો नाथस्य धर्मो धर्मैकांड કાંતસ્ય કામો લાભાય હિ સ્મૃત આ બે વચ્ચેની બે લીટીની જે જે ટ્રાન્સલેશન થતું નહીં સમજ પડતું હું આમાં સમસ્યા શું છે જો તમારામાં શું કર્યું છે ટ્રાન્સલેશન હા કાકા જોવે છે હા ગુજરાતી નો મેં નથી મારા પાસે ને એટલે હું આમાં તો ધર્મસ્ય હિ આપવર્ગસ્ય ન અર્થો અર્થાય કલ્પતે એટલે આપવર્ગસ્ય ધર્મસ્ય એટલે મોક્ષ પર્યંત એટલે મોક્ષમાં જેનું પર્યવસાન છે વસ્તુતઃ એવો જે ધર્મ એનો અર્થો એટલે એનું પ્રયોજન અર્થાય ન ઉપકલ્પતે અર્થ પ્રાપ્તિ માટે એ પ્રયોજન વિનું વિચારી શકાતું નથી સમજાયું એ જ રીતે ધર્મૈકાંત કામો એટલે એનું તો કદાચ હવે આગળ શાયદ કરશે અત્યારે ખાલી આટલાનું જ થયું છે આપણે આપણે હજી જે કર્યું છે ને સુબોધનીજી એ આટલાનું જ કરેલું છે પછી આગળ જે કહી રહ્યા છે કે કામ ધર્મ જેનું એક કાર્ય છે તેના લાભ માટે વિચારેલું નથી એ હા એ તો વિચાર હવે હવે આવી રહ્યો છે આપણે એની સુબોધની હજી જોઈ નથી એ તો હવે સમજાશે ને કોણ બોલી રહ્યું છે કઈ સમજાયું નહીં પુણ્યો સમજ્યો નહીં નહીં અવાજ બ્રેક થાય છે અગાસી ઉપર જઈને કદાચ નેટવર્ક હવે તો હા હવે જરા પ્રયાસ કરો ફરીથી કહેવાનો હવે તો સંભળાતું પણ નથી પેલા તો થોડું સંભળાયું કેમ એવું થાય છે ના તો લેન્ડલાઈન થી જોડાયેલા છે કઈ અવાજ આવી નથી રહ્યો હા મેસેજ કરી દો એવું તમે તો તમારે થયો છે કરવું છે આગળ કિરાજાની એવી છે આગ્રહ કે અહીંયા રાખવું સારું તો કાલે આગળ કરીએ આ થોડું જટિલ પણ છે તમે થોડું બધા લોકો એક વખત જે પ્રસ્તુતિ કરનારા પણ પાંચ પંદર વખત એને વાંચીને પછી કરો તો વધારે સારું અને એનું હા એને સમરાઈઝ કરો ખાલી વાંચવા કરતા <coughs> આજનો